અમારાથી બોલાય નહીં અમને અમુક કાયદા નડે છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નડે ધરે છે કે અમારાથી બોલાય નહીં બીજા બધા બોલે હા પછી શું વાત કરી તારીખ પચીસ મહાત્મા રસિકભાઈ કાંતિભાઈ ચેટર્જીભાઈ જે છે ને નામ જે વાત કરતા હતા ને તે વખતે આપણે પૂછ્યું કે ઉષાબેન ને આ નામ ને આ ને તેને તો એ કે છે મને તત્વ એ કે છે કે મને આઈ ગોટ એટલે મને ખબર પડી ગઈ કે આ દાદા શું કહેવા માંગે છે તે હા આઈ ને માય પછી આગળ વાત થઈ ત્યારે મેં મેં પહેલા કીધું મેં કહું રામકૃષ્ણ પરમાણુ જે world God has created this world वो इसने अकेला ने बनाया दूसरा कोई थे इसका helper The alone has created or anybody in association with the help of somebody. Whatever means whatever is God has done, it is all interlinked. It is from शून्य शून्य से मतलब जीरो से शुरू होता है मतलब जीरो से कुछ भी फिगर ऐड करेंगे तो फिर ऐड होता जाएगा अगर जीरो के आगे पीछे कुछ भी नहीं ऐड करेंगे तो तो वहीं नहीं रहेगा तो it is necessary that whatever we add from zero, means zero, one, zero, two, zero, three, it's just a figure for forever. It is, it is never that a thing is done at all. એનો બિગિનિંગ નથી અને એનો એન્ડ નથી તો અત્યારે છે કેવી રીતે સનાતન જે છે સનાતન So it is anadi. Anadi, no. I mean, if there is no end, then if there is no start. Ah. But it is there. It is there. But we cannot question why it is there. Ah, yes. You are right. By nature it is. Ah, by nature. ये है उसकी बिगिनिंग हुआ है तो क्या लाएगा मतलब सनातन है जो सनातन है इटरनल है इसकी बिगिनिंग भी नहीं होती उसका एंड भी नहीं होता और अभी अभी होता है नहीं रहता है और बिगिनिंग भी नहीं होता है Brahman says कि uh, this- a boy like me also asked me the same question no कि you- as you said there is no end there is no uh, start huh? it is uh, so he said just like me कि uh, no uh, there is there is something huh? so that boy is uh, is asking कि, what is that thing? And he said कि you have to believe you don't ask हाँ નથી हाँ रहता है सब सब पजले है प्रश्न पूछने का रहता है सब बहुत प्रश्न पूछने का है The world is the puzzle itself. Achha, achha. So, but there is any solution? No. God has not puzzled this world at all. Only scientific circumstantial evidence. છે. no is there any solution to those uh, problems દાદા આપ જે કહો છો ને કે world is a puzzle it તો પછી ઇઝ there એની સોલ્યુશન એનો એ આ આ પઝલ ને સોલ્વ કરવા માટેનો કોઈ સોલ્યુશન છે हाँ what are the solutions solution बिना पजल होता ही नहीं सॉल्यूशन पहला होता है which is puzzle has a solution. Try to follow Ah, yeah. his word. Yeah. Don't compare with your You just hear his word. Plain. Whatever is whatever is puzzled has हाँ क्या सोल्यूशन कंप्लीट सोल्यूशन सोल्यूशन क्या है सोल्यूशन શું છે The world is the puzzle itself. There are two viewpoints to solve the puzzle. One relative viewpoint, one real viewpoint. फिर पजल सॉल्व हो गया बस कोई झगड़ा नहीं कोई मार मारे तो कभी तुमको कुछ होने वाला नहीं तुम्हारा ऊपरी भी कोई नहीं गॉड भी ऊपरी नहीं so what is relative and what is real હા. What is relative view point and what is real view point वो जो, जो विनाशी है वो रिलेटिव है और चीज अच्छा टेम्पररी एडजस्टमेंट रिलेटिव अच्छा एंड परमानेंट रियल है સનાતન imperative which are the for example what Yes. is the what is the example of an આ ઇમ્પેરિટેબલ જે આપણે કીધું કે જે સનાતન જે છે એ સનાતન કેટલી વસ્તુઓ છે હા એ સનાતન દાખલા તરીકે સનાતન શું इटरनल वो, आ- वो आत्मा आत्मा है is the वो आत्मा permanent. इटरनल है चेतन है Yeah. चेतन भी इटरनल है जड़ भी इटरनल है अच्छा अच्छा जड़ जो परमाणु रहता है अणु अणु परमाणु से बनाया है ये बॉडी तो वो भी चिकन है હવે રિલેટિવ નું દાદા રિલેટિવ પેરેસિડ નો અચ્છા सकता है ये सब रिलेटिव है विनाशी वो तो ओके हाँ क्या लगता है इधर इधर क्या था two you point two solve three puzzle one relative you point three and one three and you point नहीं सपोज क्या नाम आपका है भूदेव भूदेव भूदेव भूदेव भूदेव हाँ भूदेव इज इट करेक्ट ત્યાં ભૂદેવ એ જવાબ આપવો બહુ મુશ્કેલ છે મારી પોતાની એ જવાબ આપવાની શક્તિ નથી અત્યારે સેલ્ફના રિયલાઇઝ નહીં ક્યાં ટાઈમ ટાઈમ આ ભૂદેવ સેલ્ફ હે કે સેલ્ફ ઉતરા હે सेल्फ बुदेव सेल्फ है कि दूसरा कुछ सेल्फ है बुदेव इज योर नेम पर बुदेव वो जो अपनी सेल्फ है कि सेल्फ कोई दूसरी चीज है self means my me me mean Budev is the name of self हां Budev is other meaning is other thing no not thing who are you ये बुधेव ने सेल्फ कहते हैं ये बुधेव ने सेल्फ कहते हैं Udev ne? Ah. Udev is the name of self. Achha, achha. Udev is the name of self. Self is something separate and different. Your self is not Udev. Your self is not Udev. Udev is the name. Your name is Udev. Ah, my name is Udev. બરોબર બરોબર છે my name is Uday not I am not Uday હા I am not Uday who are you who are you I am one of the આત્મા I am one. I, I am one of the Atman. Oh, one of the Atman. One of the. the, the one of the. Nee, one, one, one thing, you know, in this world, suppose lot of human beings, they put their... So, अभी कोई अपमान करता है तो तो पूरे हो जाता है फिर आत्मा कैसा आत्मा हम अपमान को मानते ही नहीं ना फिर अपमान करे तो पूरे नहीं होना चाहिए आत्मा ही रहना चाहिए हाँ अपमान कहें किसको तो फिर करें तो जो भूदेव हो जाता है नहीं जिसमें हम हम नहीं हमको अपमान किया suppose I am proud no then I become बुद्धेव મને જો અહંકાર હશે તો હું ભૂદેવ થઈશ हाँ અહંકાર જો હશે તો હું ભૂદેવ થઈશ हाँ जिनको हम समझ में आ जाता है कि हाँ। मैं कुछ नहीं हूँ I am nothing then there is nothing there is no insult who am I यार सेल्फ इज विदाउट इगोइज्म હા આપની जो सेल्फ है वो विदाउट इगोइज्म है सेल्फ कोई इगोइज्म नहीं है भूदेव कोई इगोइज्म और भूदेव with egoism But whenever I, I go for any destination, I am proud that I, I, I'll, I'll achieve, achieve that. That is, I, I am egoist also. Toward my destination, I am egoist. મારામાં એ અહંકાર છે મારામાં એ અહંકાર છે કે કોઈ પણ વસ્તુ કરવાનો જ્યારે હું નિશ્ચય કરું છું અમુક વસ્તુ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ત્યારે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે હું એ કરું છું તેને માટે મને ઈગો છે એટલે એટલે એ મારો એ અહંકાર છે એ એ હા, हाँ। कोई इतना ईगो है ज्यादा कोई ईगो नहीं हाँ? नहीं। कोई गाली देवे तो हरकत नहीं नहीं हम बोले वो नादान है या गाली देवे तो हरकत नहीं है नहीं નાદાન છે એમ કે છે. એ કહે છે કે ગાડી આપનારો માણસ નાદાન છે એમ હું સમજુ हाँ वो नारायण है अपने खुद वो समझा नहीं वो हो, बोल बस। दिया होगा, ठीक है बच्चा कोई ढोल लगा नहीं तो हरकत नहीं કોઈ ઢોલ લગાવે તો. नहीं मारेगा ना मारेगा क्यों कुछ गलती करेंगे तभी ना मारेगा મારશે શા માટે કારણ વગર તો નહીં મારે ગલતી કરીએ છે તો મારશે કઈ ગલતી કરીએ છે તો મારશે ને और गधा काट लेना है काट જે કાપીને લઈ જશે eh, તો એની કિસ્મત નું છે આપકી કિસ્મત ક્યાં હે ખોને કા ખોને કા ખોને કા I have to lose no it- મારે ગુમાવવાનું હતું એ મારા નસીબમાં હતું ऐसा? હા. इस कौन कौन इसका हिसाब कौन रखता है ऊपर वाला ए, कोई नहीं क्या क्या है हाँ? ઉપર વાળા એ अरे आकाश है आकाश है कोई जरूरत नहीं फिर फॉरेन का साइंटिस्ट पूछता था एक गॉड है ही नहीं तो मैंने बोल दिया गॉड है तो फिर वो गॉड नहीं है ना हम तो कोई अगर पूछता गॉड नहीं है तो ये लाइफ जो हम लोग बोलते हैं ना कि हम इसमें ये डालेंगे टेस्ट ट्यूब बेबी डालेंगे ये करेंगे वो करेंगे तो फिर वो आत्मा आता कहाँ से अगर गॉड नहीं है तो कुछ नहीं वो अभी तक ना साइंटिस्ट प्रूव करे ना हम लोग हम लोग रिलीजियस पीपल ने प्रूव करे ना कोई ऐसा कोई भी नहीं प्रूव कर पाए वो जो है ना जो जान निकल जाती है और जान आती है वो कौन करता है कोई नहीं करता શું કહે છે એ કહે છે કે આ શરીરમાંથી જીવ નીકળી જાય છે અને નવો જીવ આવે છે બીજા શરીરમાં એ કોણ કરે છે જો ભગવાન નથી તો પછી આ માણસ મરી જાય છે તે વખતે એનો જે જીવ નીકળી જાય છે તે અને જન્મે છે તે વખતે જે જીવ આવે છે તે એ કોણ કરે છે ભગવાન જો નથી તો two H O H two H two water two H O क्या होता है इसका two H two water Water. Hydrogen two molecule हाँ। Hydrogen one molecule of oxygen हाँ वाटर बराबर उसके क्या होता है मिले तो हाँ? क्या बने होता है पानी बनता है पानी પાણી પાણી બને કોણ બનાતા હે એ તારા ચક્કર છે આ કોણ બનાવે છે એ ચક્કર છે નહીં ટુ એર કન્ફ્યુઝન છે ઉપર ઉપર હે ક્લાઉડ મેં ક્લાઉડ મેં two S O No, what the, it is fun. No, that, that is scientifically different thing, you know. It is not scientific. But scientifically, it is a different thing. See, H2, there is some carbon, there is some hydrogen, then ये carbon hydrogen carbohydrate बनती है उससे उससे मिलता है फिर उसके बाद वो उसका ये solution बनता है फिर उसके बाद कुछ heat आता है तो उससे evaporation होता है evaporation होता है तो ऊपर H2O चला जाता है फिर उसके बाद नीचे आता है वो तो that is proof that that is what you call perishable thing that is that that is what perishable thing you are talking है वो और थोड़ा वातावरण हो गया जब मिल गया विज्ञान है विज्ञान से हुआ है भगवान ने इसमें कुछ नहीं किया है भगवान मजदूर नहीं है वो मजदूर नहीं है मजदूर नहीं करता है नहीं वो तो इंस्ट्रक्ट करता है ना ભગવાન તો ઇન્સ્ટ્રક્ટ કરતા है हम्म? ભગવાન તો ઇન્સ્ટ્રક્શન આપે છે नहीं इंस्ट्रक्शन नहीं है इंस्ट्रक्शन कोई इससे उसका बहुत प्रकार का है इसे इंस्ट्रक्शन देता है इसको भगवान ऐसा पैदा नहीं करता सपोज सपोज भगवान की चीज भी नहीं है वो क्या करेगा ભગવાન તો બોલ નહીં શકતા નહીં instructor He's not an instructor. No no आपके साथ कौन बोलता है हम दोनों बोल रहे हाँ, आपकी साथ बोल अपनी साथ कौन बोल दो आत्मा बोल रही अब कौन सा आत्मा हुआ हम लोग को नहीं मालूम पर हम लोग कहाँ से आए जो आत्मा बोल रही है कब आए क्यों मिले हाँ, तो आत्मा नहीं बोलता है आत्मा को बोलने की इन्हें इसका गुण ही नहीं है आत्मा क्रियावान कब कर सकता नहीं तो अक्रिय है अक्रिय है और ये भी बोलता है हम जाएगा ना तो ये भी बोलेगा हम आएंगे। पर ये तो हमारे हाथ में है कि हम इसको कभी स्विच बंद कर देंगे तो बंद हो जाएगा उसको करेंगे कर देंगे પણ એ તો અમારા હાથમાં છે એને સ્વિચ જયારે અમે લગાડીશું ત્યારે બોલશે અને બંધ કરીશું ત્યારે हाँ ऐसा ही है ओरिजिनल से आप ऐसे बोलते ही आपके साथ वो बसता है आप होता है मैं ज्ञाता बसता हूँ मैं ज्ञाता बसता हूँ वो बसता है ओरिजिनल से लेकर आप लगता होता है हाँ सर ओरिजिनल से प्रकार ये है इससे ये ये इससे वो कौन बोल रहा था ઓ ઓરિજિનલ ટેપમાં ક્યાંથી આવ્યું कौन कौन बोल कौन बोल रहा है ઓરિજિનલ ટેપમાંથી કોણ બોલે છે वो टैप रे टैप ही बोल रही है है कौन ये એ કોણ છે टैप रेकर ऐसी ऐसी tape record that is that is material ना આ તો મટીરિયલ છે वो मटीरियल है ऐसी मटीरियल है दूसरा वो सूक्ष्म मटीरियल है वो तू तो है ऐसा तुम है वो भी मटेरियल ये माइक्रो वो हाँ? वो विचार करता है कि ऐसे तो के हमारे मेहता भी बहुत दुनिया में वो कंपनी वो आर्ग्यूमेंट जो करते हैं तो। हाँ, हाँ। वकील जो बोल रहे हैं कैसे करे बोल रही है नहीं नहीं भाई हमेशा कोई भी सब सबके अंदर क्या प्रकट है अच्छा, तो- अच्छा, अच्छा और कुत्ता के अंदर भी क्या प्रकट है गधे के अंदर भी क्या प्रकट है वैज्ञानिक नहीं पर ये तो जैसा सर्कमस्टेंस एविडेंस है सर्कमस्टेंस ये सर्कमस्टेंस आता है तो तभी वो तभी वो कुछ करता है ना बिना वो पहले બધા સંજોગો ભેગા થાય છે સરકમસ્ટન્સ ભેગા થાય છે ત્યારે થાય છે ને हाँ हाँ वही मैं बोल रहा हूँ कि तभी तो वो कर- साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस हाँ वही बोल रहा हूँ साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस के प्लेस જગા નહીં के આપનો. Time time. तो पूरा कितना एविडेंस बिगड़ तो तो होता है तुम काम आ- तो तुम इधर आ सके हाँ There are હા, so બેઠો. many sci- sci- scientific circumstances to happen this thing. और भग, भगवान जो कुछ करता है तो कोई आदमी को कुछ करने की जरूरत नहीं और आपको करता है तो इसकी करने की जरूरत नहीं हाँ इस पार्ट में आ Uh, just uh, whatever you put efforts, huh? हाँ। suppose uh, doctor doctor, huh? हाँ, और भगवान तो दूसरा कोई चीज नहीं आपका स्वरूप ही है वो तो मैं मानता हूँ दूसरा कोई चीज ही नहीं सबका स्वरूप है तो भी अ, थोड़ा सा और एक्चुअली तुम्हारा ऊपरी कितना है बहुत कितना है बहुत सारे बहुत लंबा चैनल है उसका। બોસની બી બધી પરંપરા તો બહુ લાંબી છે हम्म? બહુ લાંબી ચેનલ છે એની फिर कैसा है तुम्हारा ऊपरी एक भी नहीं है कोई भी नहीं तुम्हारा ऊपरी में कौन है गुरु होता है, गुरु। मैं बता दूं आपका ऊपरी में कौन है मिस्टेक एंड जेंडर हाँ वो तुम्हारी ऊपरी है दूसरा कोई नहीं what I say as a critic. Critics are the good here. No, you are not saying no. Your mistakes and your blunders, they are the critics. They are your masters. कुछ ना what are the mistakes? Yeah, blunders and mistakes. Uh, what are the types of blunders? What are ये आ mistake ने blunder आप जो कहो कई जात में आपका नाम तो पूरे बोलते हैं पूरे हो वो आप पूरे बोलता है नहीं वो ब्लंडर है वो तो मैं पालन नहीं किया हाँ भूरे तो आपका नाम है नहीं कहा भूरे वो दादा हम कहते कि वो भूदेव जो छुपी है ये मिस्टेक मारी नहीं है तुम्हारा तो पिता नहीं हाँ, मिस्टेक है उसकी पर ब्लंडर है निकल निकल घटना नहीं ब्लंडर किसको बोलता है देखो मिस्टेक और ब्लंडर कुकी कैसा है उसका दिमाग कैसे है कि जो दूसरे को मिस्टेक नहीं लगती है वो ब्लंडर है जो दूसरे को मिस्टेक नहीं लगती वो ब्लंडर है अरे आप खुद मिस्टेक को पहचान जाता है दूसरा भी पहचान जाए वो मिस्टेक है मगर आप भी पहचानता है दूसरे को पहचानता है वो ब्लंडर है तो किसी को नहीं समझ में आएगा तो कुछ भी नहीं मिस्टेक ही नहीं होगा ना वो अगर ब्लंडर है वो आपकी मिस्टेक मेरी समझ में आएगी मेरी मिस्टेक आपको समझ में आएगी तो समझ में आएगा अच्छा अच्छा हाँ। तो ब्लंडर वो ज्ञानी पुरुष जो है ना वो सब कुछ ब्लंडर क्या है तो ब्लंडर क्या ब्लंडर तुझे ब्लंडर ब्लंडर हाँ। तुझे मिस्टेक तो सर हाँ मैं गुरुदेव हूँ वो फर्स्ट ब्लेंडर मैं एबाई का धनी हूँ सेकंड ब्लेंडर और Father, I am son of my father. A third blunder I mean, you mean to say I is a blunder? Not I. I am Buddha. I am I am Buddha. जो I आ रहा I I No, no, I am Buddha. That is blunder. You are not Buddha till you believe. तो नहीं तो नहीं है. उसका आरोप करता है वो सब ब्लंडर है. आप आत्मा है तो ये ब्लंडर नहीं है अच्छा अच्छा और आप नहीं है वो जो आप बोलते हैं वो सब ब्लंडर है उसका ब्रदर हूँ उसका ऐसा हूँ ऐसा हूँ मैं बंगाली हूँ मैं ब्राह्मण हूँ वो सब ब्लंडर वो ब्लंडर निकलना चाहिए So that is in the short, that is the proudness. No? That is in short is proudness. અહંકાર Ankar. હા એટલે આ બધું અહંકારથી છે આ બધું અહંકારથી છે અહંકારથી हाँ ये ब्लंडर से ब्लंडर सब भेगा होके अहंकार होता है हाँ वही ना हाँ। in short is वो जितना ब्लंडर टूट गया इतना अहंकार टूट जाता है अब जो जो वो वो साधु लोग को कृपा ब्लंडर तोड़ देता है कि ये मेरी वाइफ नहीं मेरा ब्रदर नहीं वो सब तोड़ देता है और फिर मैं ये हूँ ये हूँ बोलता है वो ब्लडर है नहीं मैं मैं यही बोला मैं सोचा कि आप वो बोलोगे ऐसा कि या कहें कि ये मेरा वाइफ है सपोज आई मैरी है तो अगर बीच में छोड़ देता हूँ कि नहीं मैं वाइफ को छोड़ देता हूँ और मैं पूरा रिस्पॉन्सिबिलिटी तो मेरा नहीं हुआ ना हाफ तो हाफ हाँ। करके मैं भाग रहा हूँ दुनिया से क्योंकि मेरे को डर लग रहा है मैं रिस्पॉन्सिबिलिटी कम्प्लीट नहीं कर रहा हूँ इसलिए साधु बन जाऊंगा ये तो गलत है ना हाँ। <laughs> गलत है જવાબદારીમાંથી છૂટી જઈને હું સાધુ બનું છું એ તો ગલત છે ને જવાબદારીમાંથી ભાગી જઈને સાધુ બનું છું એ તો ખોટું છે ગુનો છે ગુનો છે ખોટું નહીં ગુનો છે ખોટું તો કરું પણ પકડાવો પકડાવો બોલે કે ચલો આપણે બોલે કે આજે દિન આભાર કુછ કામ હે બોલે કે નહીં અભી ચલો તો તમને કહા ડ્યુટી બાઉન્ડ चलो तो चलने का ड्यूटी बाउंड ड्यूटी बाउंड है तो क्या भाग जाने की जरूरत नहीं हाँ वही मैं बोल रहा तुम्हारा विचार है भाग जाने का हूँ। अभी तो सोचा ही खबर नहीं करो। था। अभी सोचा ही नहीं हाँ। था। डॉक्टर ही नहीं હજુ હજુ કઈ લગન પગન થયું નથી એટલે વિચાર હજુ લગન થયું નથી એટલે વિચાર शादी वादी करो आराम से मजे करो इसके लिए एक्सपीरियंस होता है મેરેજ માં બી शादी करने से एक्सपीरियंस अपने को होता है कि मेरा कितना और इसका कितना अब बिजनेस में नफा मिलता है लड़का होता है लड़की होती है कितना नफा मिलता है इसमें ये तो इमेटेरियल प्रॉफिट एंड लॉस એ બધું ઇમટીરિયલ છે કે છે है એ બધું આપ જે કહો છો એ બધું તો ઇમટીરિયલ છે નાશવંત છે એ બધું. मटेरियल लॉस इमेटेरियल जो आना तो आएगा ही, जो जाना तो जाएगा ही। और हम ना रोक सकते ना ये क्या होता है वो क्या है हाँ इंग्लिश में बोलो I cannot can pull I cannot push that is કોઈ વસ્તુ જો આવવાની હોય તો હું એને ખેંચી શકતો હું એને અટકાવી શકતો નથી અને કોઈ વસ્તુ જો ના આવવાની હોય તો હું એને ખેંચી શકતો નથી कंप्लीट राइट कंप्लीट करेक्ट ये क्या वो समझ में क्या फायदा होता है इसी समझ में क्या फायदा होता है ये क्या क्या जहाँ जहाँ हम लोग मिस्टेक नहीं उसका विचार नहीं करने का इच्छा करने हाँ की वो नहीं। ऐसा क्या था ऐसी कि है। लाइफ और कॉम्प्लिकेटेड हाँ। होता है कि उसने मेरे को ऐसा क्यों नहीं करा और और इसका कल्पना नहीं करना का कि ऐसी हो जाएगा ऐसी हो जाएगा <laughs> ऐसी हो जाएगा ऐसा नहीं करेंगे ऐसी आ जाएगा <laughs> હે? नहीं तो कहे नहीं तो बस कल्पना करे लड़की જોઈ હતી ને लड़की से यही कल्पना करे नहीं तो वो निर्देश से આપણે શું કરી શકીએ? उसे जहाँ जहाँ आशा रखते हैं ना आशा आशा रखते हैं ना वहीं से निराशा का शुरुआत होती है જ્યાં આશા રાખીએ છીએ ત્યાંથી પછી નિરાશાની શરૂઆત થાય છે हाँ बराबर रिलेशन હા, આશા यही आशा रखा कि मैं ए, ए, इनसे ये मेरे प्रोफेसर होंगे हाँ तो मैं ये आशा करा अरे सर को मैंने यहाँ पटा दिया चलो हाँ अब फिर कॉलेज में मिला सर मेरे को देखा भी नहीं उल्टा चला तो यहाँ से निराशा का पता मतलब ये शुरू हो जाता है આશા જ્યાં રાખીએ છીએ ત્યાંથી જ નિરાશાની શરૂઆત થાય છે राधे चलो वही ना आशा नहीं रखे तो बहुत अच्छी बात है तुमको वो आशा नहीं ना मुझे तो नहीं पर एम्बिशन है हम ये बनेंगे वो बनेंगे ये तो रखते हैं આશા નથી રાખતો પણ મહત્વાકાંક્ષા છે कि हम ये करेंगे અમે આ કરીશું તે કરીશું वो तो वो करेंगे तो नहीं तो फिर कभी आगे बढ़ ही नहीं सकते નહીં તો પછી અમે આગળ નહીં વધી શકીએ वो तो सब होप है ना सब आशा है ना पर मेटेरियलिस्टिक उसका कंपाउंड स्वरूप है महत्वाकांक्षा મહત્વાકાંક્ષા એ હોપ્સનું કમ્પાઉન્ડ कंपाउंड स्वरूप કમ્પાઉન્ડ इसके लिए तो ये आशा रखना वो जो आशा Ambition, आशा ambition. बोलता है ना, ambition, पर वो जो कलेक्टिव जो है ना कलेक्टिव बनते वो महत्वाकांक्षा होती है એમ્બિશન एम्बिशन पर वो आशा गलत नहीं होता होता है गलत પરંતુ એ જે મહત્વાકાંક્ષા છે તે તો ખોટું નથી ને महत्वाकांक्षा कौन सी बात की है हाँ कैरियर का महत्व की बात क्या है कि हिम्मत की होती है। इमेटेरियल मतलब जैसा कि सपोज हम स्टडी कर रहे हैं तो स्टडी करने से अब मैं आशा करता हूँ कि मैं मेहनत करूंगा तो फर्स्ट डिवीजन लाऊंगा तो ये कोई गलत चीज नहीं આ હું એમ કે આ પ્રમાણે જો અભ્યાસ કરું તો અભ્યાસની અંદર મહેનત કરું તો પછી હું આગળ એમ કે વધુ એ વધી શકું એવી હું જે મહત્વાકાંક્ષા રાખું એ ખોટું છે नहीं खोटा नहीं हाँ वही पर ये ये, ये कब होगा कि अगर मैं अपने जानने का कि क्या फायदे के लिए मैं उधर जाता हूँ पूछा नहीं था पहला हाँ नहीं पर दूसरा अगर लाइन अगर आप मैं सोचता हूँ आप जो मैं बोलना चाहते होंगे कि जैसा मैंने एल करा तो एल ये हमने सोचना बंद कर दिया कि मैं फर्स्ट डिविजन आऊँगा पर मैं सोचा मैं वकील बन खूब कमाऊंगा कमाऊंगा कमाऊंगा फिर वो खा जाता है हम्म, एम कैसे कि मैं एल नो अभ्यास शुरू करो તો એલએલબી ની અંદર હું બહુ સારી રીતે પાસ થયો અને સારી રીતે તેનું પરિણામ લાવું એ મહત્વાકાંક્ષા બરોબર છે પરંતુ કે છે આજે હું એલએલબી નો અભ્યાસ કરતી વખતે મોટો વકીલ થઈશ ને મોટું કામ મને જીતીશ ને પૈસા ભેગા કરીશ ને પ્રતિષ્ઠા પેદા કરીશ ને એ બધું ખોટું છે हाँ ये बड़ी से ये बहुत ठीक नहीं है हाँ जैसे अभी अभी जो काम करता है ना इसको ही पहचान करो हाँ। दूसरा कुछ आगे की बात छोड़ दो विवेकानंद वही कहते हाँ। हैं एक बार जैसा उसको मैं- तरंग बोलता है तरंग તરંગ હા विवेकानंद तो तर्क અને તરંગ તરંગ માં નહીં છે તરંગ માં નહીં આજે તે આવ્યું તો એમાં મજબૂત રાખો મજબૂત આજે જો what you do you study you be perfect in that વર્તમાનમાં જીવો લીવ ઇન ધ પ્રેઝન્ટ ભવિષ્યકાળની લાઈફ ના જીવો કઈ નહીં તો દુઃખી એટલે એવું કરીશ તો દુઃખી થશે તમે આત્મા છો એ તમને સમજણ કરી મેં શું કહ્યું ગુજરાતી ગુજરાતીમાં દાદા તમે આત્મા છો તમે આત્મા છો એ સમજવું પડે દાદા અત્યારે Gujarati is spoke in Gujarati you are આત્મા આપડે એવું બોલવાનું બરોબર થોડા થોડા રાખીએ I did only just one month in Baroda, so I just Point point करना है वो जो अभी गुजराती में बोलते हैं मैं आत्मा हूँ वो आपको समझ में पड़ी हाँ तो वो जो ज्ञान में गुजराती में बोलेंगे इंग्लिश जानते हैं अच्छा अच्छा तो उसमें समझने की दिक्कत नहीं पड़ेगी नहीं मैं यू कोशिश कैन कर repeat you can repeat whatever speak अच्छा अच्छा फॉलो करने की बात नहीं करना પણ દાદા આપણે જ્ઞાનની વખતે તો આપ જે બોલો છો તો બુદ્ધિનો તો બુદ્ધિને બહાર મૂકવાની છે ફક્ત આપ જે બોલો તે જ પ્રમાણે હા, બોલવાનું છે મારે એક સવાલ પૂછવો છે ના પૂછો પૂછો બધા દસ વાર આપણે વિતરાગનો ધર્મ છે ચોવીસ થી કરોડ વિતરાગનો ધર્મ છે એમાં જેટલા સવાલ પૂછાય એના પૂછાય અડતાલીસ આ તમને પૂછવા લઈ પૂછાય અડતાલીસ આગળના શ્વાસ એટલે મોક્ષે જતા ના દેખાડું છું નહીં કહું છું પાછું વાંચી નહીં પુસ્તક નું નહીં કહું મારો એક સવાલ આપને પૂછવાનો છે હાજી બોલો આપણને આત્મજ્ઞાન થઈ ગયું હોય તો કેવી રીતે ખબર પડે પોતાને કેમ ખબર પડે તેની ખબર આપણને પોતાને આત્મજ્ઞાન થયું હોય તો કેવી રીતે ખબર પડે બુદ્ધિ ના હોય તો જેને બુદ્ધિ જરાય છોડો ના હોય એટલે ચાલુ કરવા આત્મજ્ઞાન થયેલું છે બુદ્ધિ હોય તો હજી આત્મજ્ઞાન હોય નહીં તો હવે સમ્યક્ત થાય સમ્યક્ત થાય પણ સંપૂર્ણ આત્મજ્ઞાન ના થાય સમ્યક તો છું એની કેવી ખાતરી છે આપણને અનુભવ શું થાય સમ્યકત્વ થયું હોય તો તેનો ખાતરી શું એનો અનુભવ શું થાય સંયમ પરિણામ વર્તે સંયમ પરિણામ એટલે આ સુધી આગળ ધ્યાન ના થાય આ સુધી ધ્યાન બંધ થઈ જાય મેં દીક્ષા લીધા ને લગભગ આજે બાવીસ ત્રેવીસ વર્ષ થયા એમાં લગભગ દીક્ષા લીધા પછી બે વર્ષની અંદર ઉભો સગરમની આપસી નૌકાર વાળી લેખ સહાકલું સગરમ ગણતા ગણતા શરીર અને મન અને આત્માનો મારે ભોગ પડી ગયેલો પછી અમુક અમુક મને એવું આવે પણ હજી મને આમ સંપૂર્ણ એમ નથી થતું એટલે મને આમ એકદમ જિજ્ઞાસા તીવ્રતા તમને મળવાની ઘણા ટાઈમથી ભાવના હતી કારણ કે છાપામાં છે ને એટલે કોઈ દાદા ભગવાન મળી જાય ને તો સારું તમે મળી ગયા બરોબર એટલે તીવ્ર ઈચ્છા છે અંદર જંખના છે પક્ષા પક્ષી અમારે નથી કોઈ સાથે અમારે કોઈ સાથે પક્ષા પક્ષી નથી પેપરમાં વાંચ્યું પેપરમાં પેપરમાં વાંચ્યું એટલે અમને આત્મ જ્ઞાનની ઝંખના છે જે સાચા પુરુષો છે એને દમ્યક્ષો હોય બીજી શૃંખલા ના હોય મારી પાડી ના હોય કક્ષા પક્ષી મારી તારી ના હોય એમને તો ને આઠ નૌકાર વાળી નૌકાર વાળી ગણી તે ગણતા ગણતા એમને એવું લાગ્યું કે આ મન વચન કાયાથી આ જુદો પડી છું એટલે આત્મક ભાન થયું હોય એવું એમને લાગ્યું પણ પછી સંપૂર્ણ સમાધાન નથી થયું એટલે ખોજમાં જ હતા અને આપની વાત પેપરો દ્વારા મળી અને ખૂબ જિજ્ઞાસા છે કે દાદા પાસે જઈએ અને કોઈ એવું પક્ષાપક્ષી નથી કે એવું કઈ પોતાનું મત એવો નથી એટલે એ જયારે મને ભેદ જ્ઞાન છું એનો એક એનો અર્થ એવો હતો કે મારા પગની ઘૂંટણીની અંદર કાપતું હતું અને હું પલોઠી વાળીને બેઠો હતો હવે એકસો આઠ હું ઓસગ્રમ ગણું તો લગભગ કલાક સવા કલાક થાય હવે સવા કલાકમાં બધો પગની અંદર પાકે એ મને ખબર નહીં એટલે અંદર મને એમ કીધું કે હવે હું મારા નહીં ગણું આત્મા કે મારા હુકમથી તારે કરવું જ પડશે કારણ કે તારે અને મારે શરીરને કાંઈ દેવા દેવા જ નથી પેલું મન કે પણ મારું શરીર સારું ન હોય અને મારો પગ એવી રીતે ન ગોઠવી શકે એવો હોય તો પછી હું શું કરું એટલે બિલકુલ હું તો નહીં કહું પણ કહેવાનું છે કે ત્યારે આત્માના કહેવાથી એને સંપૂર્ણ માળા ગણી અને મને પણ ખબર પડી કે આ આ જે પાક્યું છે એ અંદર નટફળ મેકવાનું છે અને પછી એનું નટફળ મેકવાનું બધું સારું થઈ ગયું એટલે આવું થયા પછી ફરી વખત કોઈ થતું નથી એમ સપનાઓ ભગવાનના સપનાઓ ખૂબ આવે બહુ એવા સારા સારા સપનાઓ બહુ આવે બહુ આવે હું આપને કહું કે આ તો ધ્યાન જોતો ધ્યાન ન થાય સંજોગ કોઈ સંજોગો તો જાણવું આપણી પાસે આત્મજ્ઞાન આવી ગયું લગામ આત્મા આવી ગઈ છે આપણા એટલે આ વસ્તુ એવું ને કે જ્ઞાની હોય ને એ જાણી શકે ને એટલે આપને પૂછવાને માટે જિજ્ઞાસા ઘણા ટાઈમ મને તો સંતોને મળવાની બહુ વિચાર બધી જાતની વાતચીત કરી શકો છો આ બધી જાત તમારી અહીંયા આગળ તમારું ઘર છે અને અમારો ભેદભાવ છે બાકી જુદી છે સાહેબને કેમનું છે મારા સીધો વડીલ તરીકે છે મોટા છે મારાથી મોટા છે જ્ઞાન કરાવીએ છીએ એટલે લાઈન બીમાર કેસું પડી જાય કે આ આત્મા આ અનાત્મા ભૂતગલ ના આત્મા જુદા પડી જાય હેરા એટલે ફરી ભેગા એકાકાર થાય નહીં પછી આત્મા નિરંતર આત્મા જ રહે જાગૃતિ આખા દિવસ ની રહે નિરંતર એટલે આ બધાને એવું કરેલું બધાને એવું વિશે હજાર માણસ જે કરેલું છે તે નિરંતર જાગૃતિ રાત તો ત્યાં રોજે ના થાય બધાને ચિંતા ના થાય ઘરમાં રહેવા છતાં ચિંતા ના થાય ઘરમાં રહેવા છતાં ચિંતા ના થાય શું થાય છે અહીંયા આગળ એ તો જ્ઞાની પુરુષ હતા સંસ્કૃતિ જ્ઞાની પુરુષ હતા તો ને એમને ચિંતા થતી હતી અંદર આનંદ હતો બહાર ચિંતા હતી અંદર આનંદ હતો કારણ સમ્યક થયેલું હતું એટલે અંદર આનંદ હતો આત્માનું જ્ઞાન થયેલું હતું તે અમુક આવશે સર્વાંશિક જ્ઞાન નહીં સર્વાંશિક જ્ઞાન થયેલા ત્યાગ કરવો ના પડે કોઈ ચીજ તો ત્યાગા ત્યાગ ના હોય ઉદય પ્રમાણે વર્તે જેને સમાવતી જ્ઞાન આપવાનું થયું છે તે ઉદયાધીન હોય ત્યાગા ત્યાગ ના હોય ત્યાગ ત્યાગ કરું ત્યાગ ત્યાગ કરું છું ને ઉદય ના અધીન જેમ ઉદય આવે ને તેમ ઉદયાધીન એટલે શું પોતાનું છે તે પોતા પણ ના હોય બીજા લોકો જેમ કે એમ કરે અમને જ્યાં કે એમાં લઈ જઈએ જ્યાં અમને તીડી જાય તો જઈએ પાછા આવી ગયા પાછા આવીએ અમારું પોતાનું નહીં હતું જે ખાવાનું મૂકે તે ખાઈએ ના ખાવાનું મૂકે નહીં તો એટલે ઉદયાધીન હોય જયારે અમે ત્યાગ કરવો પડતો હતો પણ શ્રેણી ઘણી ઊંચી સારી અને આ આશ્રમ વિજ્ઞાન છે તે અમને ઘરમાં બધા ચિંતા ના થાય હજારો માણસો કઈ દસ પંદર હજાર માણસો અધિક ઘરમાં ચિંતા નહીં ધંધા રોજગાર શું કરે આ વિજ્ઞાન વિતરાગોનું વિજ્ઞાન એ ખૂબ સુંદર છે સમજે તો ઉકેલ આવે છે સહજ છે સરળ છે સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે કેમ પ્રાપ્તિ દુર્લભ કે એવા જ્ઞાની મળ્યા એવા ભેદ જ્ઞાની મળ્યા હોત તો નિવેડો આવી જાય કે ભેદ વિજ્ઞાની આત્મા જાણ્યો નથી આ શાસ્ત્ર જાણે પણ આત્મા જાણ્યો આત્માને જાણે તો શાસ્ત્ર કામ <laughs> અને આત્મજ્ઞાની ના કોનો કોનો મોક્ષ કે છે ભગવાન કે આત્મજ્ઞાની નો અને આત્મજ્ઞાની ના આશ્રયવાદ નો એમના આશ્રય આવેલા છે માર્ગ ભાગ પર રહેલા છે એમનો મોક્ષ છે એક અવતાર બે અવતાર પાંચ અવતાર નજીક ટાકા મોક્ષી જનારા છે એટલે આમાં ભેદ વિજ્ઞાની હોવા જોઈએ અને અમે તો આ શરીરમાં એક સરવારે શરીરમાં રહેતા નથી પચીસ વર્ષ શરીરના પાડોશી તરીકે છીએ શરીરની માલકી પણ નથી અમારી આ વાણીની માલકી મારી નથી આ કોણ બોલે છે આપણી સાથે ઉદગલ ઉદગલ ઉદગલ બોલે છે ઉદગલ હા એટલે આ ટેપ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે અને હું તો જ્ઞાતા દસતા છું આ વક્તા હોય તો ટેબ્લેટ આપતો હતો આ રીતે છે આ પ્રોબ્લમ આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે હું બોલતો નથી હું બધા બોલ્યો જ નથી તો હું તો નાતા રસ્તા ધર્મ જ ભોગ છું આ ત્યાં ત્યાં બોલો ત્યારે ઉદાહરણ કરું કઈ ભૂલચૂક થઈ હોય તો મને ખ્યાલ આવે ભૂલચૂક હોય ને કોઈ વખત હોય તો ક્યારે મોત થઈ જાય નવા શાસ્ત્રો જ રચાય આ વાણી જ્ઞાની વાણી એટલે શું નવા શાસ્ત્રો બધા રચો અડતાલીસ આ બંધ બીજા લખી રાખ્યા કેવ જ્ઞાનમાં ચાર અંગો સાથે એટલું ઓછું આ પુસ્તક છે બીજું કઈ વાંધો નહીં આવે એટલું ઓછું આ ચાર એટલે દુનિયા જરૂર નથી અત્યારે ચાર વર્ષથી છેલ્લા ચાર વર્ષની જે એટલે કેવળ જ્ઞાન જોવા છે કેવળ દર્શન સમજાઈ ગયું છે જગત સમજમાં આવી ગયું છે ઉત્પન્ન થવું વિનાશ થવું ધ્રુવ રહેવું એ બધું સમજમાં આવી ગયું છે જ્ઞાનમાં નથી આવ્યું કેવું જ્ઞાન હતું ફરે છે ફરે છે ફરે છે ફરે છે ફરે છે ફરે છે ચાર ડિગ્રી ફરે છે ચાર ડિગ્રી ઓછી છે કમી છે એટલે ના આપણે જરૂરી નથી મારે તો ઈચ્છા એ છે કે જે સુખ હું પામો એ સુખ જગતમાં લોક પામો અને આજમાં સંઘર્ષ જાણ ઉડી જાઓ બંધ થઈ જાઓ તો ફરી રચના થઈ જવું જગતમાં હજુ આ સાતમાં આવ્યો છે ત્યાં સુધી ભગવાનનું શાસન છે ત્યાં સુધી કઈ પણ શાતા રહેવી જોઈએ શું કહ્યું એટલે મારી જોડે લગભગ આ બધા છોકરા બોકરા બધા સમજાય છે મનોચન ગાયાથી લગભગ સો એક છોકરાઓ સો એક છોકરાઓ મનોચર ગાયા ધૂમ થઈ જાય જય <laughs> અમે એવો તો શું મોટો ગુનો કર્યો છે કે આવું તમને હોય <laughs> હું નીચે બેસું છું તમે સત્સંગ તમે આલો ને સરળતા જે સામાન હોય તે આપો બીજું આપો મોટા બધા ગચ્છા દેખી અવડું એવું પડે કેટલાક તરત અમને સંસારી કહેવાય નહીં આત્મજ્ઞાની જે થઈ ગયેલા જે દેહ નો માલિક હોય તેને સંસારી કહેવાય આ ખબર તો આવે હોય નિરંતર મહાવૃત્તિ આગળ કહેતા નિરંતર સંયમ બનાવે બહારનું ઘણું ટ્રાન્સફર જેવું હોય તેનું જ બાકી હોય એટલે સાહેબ બધું જે પૂછવું હોય પૂછે આપણે આપણે બધા જુદા નથી જે છો તમે છો એ હું છું એ છે બધા કોઈની પર આવરણ વધારે હોય કોઈ પર આવરણ ખબર ઓછું હોય કઈ પણ આવરણ છે સદમત સમસ્યા કહેવાય છે શું કહેવાય છે સદમત બે બે ડિગ્રી ઓછા આવે છે પણ એને સદમત ભગવાને કહી દે પણ અત્યારે તો આખામાં સદમત થઈ હોય તો કામ નીકળી જાય ને આખો જ્ઞાની ખરા ને સદમત થતો આખો જ્ઞાની ખરે ને આખું જ્ઞાની બધું જ જાતે ભેદ વિજ્ઞાની શું ના કરે નિમિત્ત છે નિમિત્ત નિમિત્ત વગર તો મળતું નથી ને શું કે છે નિમિત્ત વગર ઉપાદાન કામ જ નહીં કરે ઉપાદાન નિમિત્ત બે થાય એટલે આગળ પડી જાય સાહેબ પેલા થાય શું બધા તો આગળ જાય પોતાને જ્ઞાની ભગવાન કેવડાવો છો જગત ને ભગવાન છોડી સ્ત્રીને તો માગણી કરવી પડે કે એક બે પુત્ર દાન આપો બસ શું પછી અડે ને આ દસુરમ કેવું ભયંકર ચાલે ભારત ખબર જ નથી કે આ સુખનો વિષય છે શું છે આ ખર્ચે છૂટ્યા પણ લોકોનું શું થાય એટલે સુધારવા માંગતો કરીએ જેવું છીએ સુધારવું નથી કોઈ એમને કોઈ જાતિ મુશ્કેલી છે નહીં કારણ સ્ત્રીઓ પામી છે એ પામે છે એટલે એમને કોઈ મુશ્કેલી છે નહીં પણ જે નથી પામે કેટલું બધું મુશ્કેલી મુકાયું છે આખો દાડો રાત ભાવો કટાય આત્મા જ વર્તે છે કટાય આત્મા ઇન્દ્રિય આત્મા બિલકુલ છે જ નહીં કટાય આત્મા જ છે નિરંતર કટાય આત્મા પચાસ રહી તાપમા થાય ત્યાં નો તો કઈ ખ્યાલ નથી દીક્ષા નો ખ્યાલ છે ઉંમર કેટલો હશે દીક્ષા નો સત્તર માં લીધી સત્તર સોળ માં સત્તર માં પણ ભેદ જ્ઞાન તરફ થઈ ગયું પણ ભેદ જ્ઞાન તરફ થઈ ગયું દીક્ષા પછી ભેદ જ્ઞાન તરફ થઈ ગયું શું થઈ ગયું ભેદ જ્ઞાન હવે પૂરું સંપૂર્ણ આત્મજ્ઞાન ની ઈચ્છા છે અને એના માટે હું આમ પાગલ જંગ કરું છું પણ હજી આગળ જવાતું આત્મ જ્ઞાન ની ઈચ્છા છે એના માટે હું પાગલ ની જેમ ફરું છું પણ થતું નથી ધ્યાન હોય છે આપને કઈ ધ્યાન હોય છે ધ્યાન ધ્યાન કરવાનું હોય છે કઈ ધ્યાન કરવાનું હોય છે કરવાનું હા નથી સાસો ના પાય છે છતાં ઉપર શુક્લ ધ્યાન વર્તે એમને કરવું ના પડે કરવું પડે ધ્યાન જ ના કહેવાય કરવું પડે ધ્યાન જ કહેવાય એ ધ્યાન ખરા પણ અજ્ઞાન સ્થિતિમાં તે પદસ્થ જ્ઞાન રૂપસ્થ એ બધો ધ્યાન કરો તે પણ તે ધ્યાન ના કહેવાય પદસ્થમાં એકાગ્રતા થઈએ ત્યારે આનંદ થાય આનંદ એ ધ્યાન કહેવાય પછી ધ્યાન ત્યાં તો રહું તો ત્યારે આખું જાય એની મેરેજ થયા આપણે આપણે કરવાના પડે મેરેજ થઈ જાય અને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન એ પરિણામ છે કોઈ ગાળ દેતી વખતે કોઈ ગાળ દે અપમાન કરે તે વખતે આપણને ભગવાનની આજ્ઞા ખ્યાલ થાય કે આ મહારાજ પ્રભુ દે છે માટે એ તો બિચારું નિમિત્ત છે એમ કરીને જો પરિણામ બદલાય તો એ સુખે ધર્મ ધ્યાન થયા કહેવાય જો હૃદય ધ્યાન થવાનું હતું તે હૃદય ધ્યાન અટક્યો એનું નામ ધર્મ ધ્યાન બાકી આ મંદિરો બધા ધર્મ ધ્યાન ગણે ને ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન ધ્યાન કરવું છે જવું છે કે જય ફરી કોઈ આવજો બીજું કઈ